એ આવો આવો મારા નાના નાના બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમેરિકામાં બેઠા બેઠા મિત્ર રાજ વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન રિદ્ધિ પણ છે આવો આવો મિત્ર રાજભાઈ રિદ્ધિબેન આજે છે ને આજે હું તમને બધાને આ બાળ દોસ્તોની સાથે સાથે એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે હો હા અને વાર્તાનું નામ છે ચકલી અને મોર ha ha ha એક હતી ચકલી એ તો આમ બોલ્યા કરે અને ઠેકડા માર્યા કરે ચકલી તો આમ બોલે ને ઠેકડા મારે અને એક હતો મોર આમ ચકલી ને મોર હતા ચકલી અહીંથી તહીં ઠેકે ને તહીથી અહીં ઠેકે પછી કે એ મોર દાદા તમે ઠેકો ને મોરને પૂંછડીએ પીછાનો લાંબો ભારો એટલે એનાથી કાંઈ ઠેકાય નહીં ચકલી કે મોર દાદા મને તમારી ભારે દયા આવે છે હો આ તમારું દુઃખ જોઈને મારી આંખોમાં આંસુ ભરાઈ આવે છે મોર તો કે મારું દુઃખ જોઈને કયું દુઃખ ચકલી હસીને કે અરે સાવ બુદ્ધુ છો તમે તો તમને શાનું દુઃખ છે એની તમને ખબર નથી હાસ તો દુઃખ કોઠે પડી જાય પછી દુઃખની ખબર પડતી નથી કેમ દુઃખ એટલું બધું હોય કે દુઃખ છે એની ખબર ન પડે સાવ સાચું હો મોર દાદા મોર કે તો જરી મને સમજાવો ને ચકલી બેન કે મને શેનું દુઃખ છે ચકલી તો કે અરે તમારા દુઃખનો કંઈ પાર નથી આ જુઓ ને તમારું શરીર કેવું બેડોળ છે જાડું પાડું તમારા શરીર કરતા તમારી પૂંછડી કેટલી મોટી છે અને વળી એનો ભાર કેટલો બધો છે પાછો આ બળદ ગાડું ખેંચે તેમ તમારે પૂંછડું ખેંચવું પડે છે નહીં અરે પાછળ આવો ભાર લઈને ચલાય કેવી રીતે મોર દાદા હરાય ફરાય કેવી રીતે ન તમારાથી ચલાય ન તમારાથી ઠેકાય જુઓ ને મારું શરીર હલકું ફૂલ છે તો હું તો રાત દિવસ કેવી મોજથી કૂદકારા ભરું છું છે મારી પાછળ કંઈ ભાર હું રાખું જ નહીં ને તમારા પૂછડાથી તો ભાઈ તોબા મને એ જોઈને તમારી દયા આવે છે ઓ મોરભાઈ તમારું દુઃખ જોઈને મારી તો છાતી ફાટી જાય છે ભાઈ સાહેબ આ સાંભળીને મોર કાંઈ બોલ્યો નહીં હો એટલે ચકલીને વધારે સુરાતન ચડ્યું એ તો બોલી હે મોર દાદા હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એ તમને આ દુઃખમાંથી મુક્ત કરે હવે મોરે કહ્યું ચકલી બેન તમારી લાગણી માટે હું તમારો આભાર માનું છું પણ મારા માટે તમારે જરાય દુખી થવાની જરૂર નથી હો કારણ કે છે ને મારું આ પૂંછડું છે એ મારું ગૌરવ છે આ પૂંછડાના કારણે તો દુનિયા મને ઓળખે છે અને હું બધાને ગમું છું એટલે તમારે જરાય દુખી થવાની જરૂર નથી અને ભાઈ આ ગૌરવ હોય આટલું બધું માન હોય તો થોડોક ભાર તો હોય ને જ્યાં ભાર નથી ત્યાં ગૌરવ નથી હું ભગવાનનો પાડ માનું છું કે એમણે મને આ ગૌરવ દીધું આવું પૂછડું દીધું સરસ મજાનું અને એનાથી બધા મને ઓળખે છે મોરની આ વાત સાંભળી અને ચકલી તો કાંઈ બોલી નહીં ભાઈ ના ના ના ના ઠેકડા મારતી મારતી એ તો શરમાઈને જતી રહી તો ભાઈ આ ચકલી બેન તો ખોટું ખોટું અભિમાન કરતા હતા પણ મોરભાઈને આવું અભિમાન નહોતું હો આ તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા આવી ગઈ ને આ વાર્તા પાછા બીજા તમારા ભાઈબંધ ને બહેનપણીને કહેજો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આવજો